એ આવો આવો મારા વાલકુડા એવા ટાબરિયાઓ મારા નાના નાના ભૂલકાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો જામનગરના લાલપુરમાં બેઠા બેઠા હંસ ઓમ પારસ અને ડિમ્પલ વાર્તા સાંભળે છે આવો આવો હંસ બેન ઓમ તમે ધ્યાનથી સાંભળજો ભાઈ આજની વાર્તાનું નામ છે ધની શેઠનો એક પૈસો <laughs> અરે રમણલાલ સોનીની આ વાર્તા છે તેમણે મને કહી છે ને હું તમને કહું છું ખંભાતના ધની શેઠની આ વાત છે હો ભાઈ શેઠના બાપા મરતી વખતે કહેતા ગયા હતા કે દીકરા પેટે પાટા બાંધીને હું જે કમાયો તે બધું તને દેતો જાઉં છું તું સુખી થાજે બાપના બોલ પરથી ધની સમજો કે ધનથી સુખ થવાય પૈસાથી સુખી થવાય એટલે એણે વધારે ને વધારે પૈસા ભેગા કરવા માંડ્યા હો ભાઈ દેશ પરદેશ એનો વેપાર ચાલે બોલો ઘરમાં ધનના ઢગલા થયા પણ દયા દાન કે ધર્માદામાં કશું આપે નહીં એકવાર એક સાધુ ધની શેઠને ઘેર આવ્યો ને કે હું ગરીબ ગુરબાનો સેવક છું ગરીબો માટે કંઈક આપો મને ધની શેઠ કે જેને ભગવાને કશું ન આપ્યું એને હું શું કરવા આપું ભાઈ શેઠાણી આ વાત સાંભળતી હતી હો એ તો બોલી સાધુને ના ન કહેવાય શેઠે કહ્યું તારા બાપના ઘેરથી લાવી હો તો આપ એને બોલો આવો જવાબ કઈ દેવાતો હશે શેઠાણી કે મારા બાપ બિચારા ગરીબ છે જેમ તેમ ગુજારો કરે છે મને સાસરે વળાવતી વખતે તેમણે પાંચ પૈસા મારા હાથમાં મૂકીને કહ્યું હતું કે દીકરી આટલું મારું ધન છે ગમે તો રાખ ગમે તો ફેંકી દે આજ લગી એ પૈસા મેં સાચવા છે કહું તો સાધુને દઈ દઉં દઈ દે ને મારે શું છેઠે ગમત સમજીને હસીને કહ્યું હો ભાઈ જેઠાણીએ તો સાધુને પાંચ પૈસા આપ્યા સાધુએ ખોબો કરીને એ લીધા અને માથે અટકાડ્યા પછી એ પૈસા શેઠની સામે મૂકીને કે શેઠજી મારી આટલી થાપણ રાખો જરૂર પડશે ત્યારે લેવા આવીશ આ મારા પૈસા છે જરૂર પડે ત્યારે લેવા આવીશ રાખો આટલી થાપણ આમ કહીને તો ચાલી ગયો શેઠને ભારે કૌતુક લાગ્યું એમણે પાંચ પૈસાનું પડીકું વાળીને બંટીના ખિસ્સામાં મૂકી દીધું બન્યું એવું કે જે એ જ દિવસે શેઠને વાણ લઈને ધંધા માટે જાવા અને સુમાત્રા દેશ સુધી જવાનું હતું હો ભાઈ તૈયારીમાં હતું ત્યાં શેઠને પેલું પાંચ પૈસાનું પડીકું યાદ આવ્યું શેઠે વહાણમાં રૂપિયા ભરેલી પેટીઓ લીધી હતી તેઓ તે રૂપિયા સંભાળે કે પાંચ પૈસા સંભાળે હે ભાઈ એમણે એક નોકરને બોલાવીને કહ્યું હે દામલા લે એક દિવસની તારી મજૂરીના પાંચ પૈસા દામલાએ કહ્યું હું તો જહાજમાં આપની સાથે જ છું અત્યારે ને અત્યારે મજૂરી દઈને શું કામ છે પણ શેઠે આગ્રહ કર્યો એટલે એણે પૈસા લીધા પૈસા તો લીધા પણ એનું કરવું શું લાંબી મુસાફરીમાં એ ખોવાઈ જવાની બીક લાગે હો ભાઈ એટલામાં એણે એક બાઈને દાડમ વેચવા બેઠેલી જોઈ ભાઈ તો ઘાંટો પાડીને બોલતી હતી સોનેરી દાડમ રૂપેરી દાડમ એક પૈસાના બે સોનેરી દાડમ રૂપેરી દાડમ એક પૈસાના બે લાંબો વિચાર કરવાનો પછી તો દાડમની વાત જ ભૂલી ગયો ભાઈ વહાણ ઉપડું એ તેજ ગતિથી દરિયામાં ચાલી જતું હતું ને શેઠના દીકરાનો આ પહેલો દરિયાઈ પ્રવાસ હતો ભાઈ એ તો એકા એક માંદો પડી ગયો હો છોકરાઓ દિવસે દિવસે એની હાલત બગડતી ચાલી શેઠની ચિંતાનો પાર ન રહ્યો વહાણમાં બીજા મુસાફરો પણ હતા એમાં એક વેદ જડી આવ્યા હા દાક્તરી કરતા હતા શેઠે એના પગમાં પાઘડી મૂકીને કહ્યું ઢગલો રૂપિયા લો પણ મારા દીકરાને બચાવો વૈદ્યે દર્દીને તપાસી છેલ્લા ઉપાય તરીકે એક દવા આપીને કહ્યું કલાકે કલાકે દાડમના રસ સાથે આ દવા આપજો દાડમનો રસ અહીં મધદરીય દાડમ ક્યાંથી લાવવા શેઠના માણસો તો વહાણમાં જેને તેને પૂછવા લાગ્યા હો તમારી પાસે દાડમ છે એલા તમારી પાસે દાડમ છે એલા તમારી પાસે છે એક દાડમના એક હજાર રૂપિયા આપશું તમ તમારે બોલો હવે દામલાને પેલા દાડમ યાદ આવ્યા એણે કોથળામાંથી દાડમ કાઢ્યા પણ એમાં બે દાડમ સડી ગયેલા હતા તે ફેંકી દેવા પડ્યા બાકીના આઠ દાડમ તેણે શેઠને આપ્યા દાડમ જોઈને શેઠના જીવમાં જીવ આવ્યો હો ભાઈ તેમણે તો આઠ દાડમના આઠ હજાર રૂપિયા દામલાના હાથમાં મૂક્યા આઠ હજાર દામલો કે શેઠ દાડમ તમારા જ છે તમે મને પેલા પાંચ પૈસા આપેલા તેના મેં લીધા છે આ સાંભળીને શેઠ ચમક્યા હો ભાઈ હે આ તો પેલા બાવાના પાંચ પૈસા દાડમના રસ સાથે દવા પેટમાં જતા શેઠનો દીકરો સાજો થઈ ગયો પણ શેઠ હવે વિચારમાં પડી ગયા હતા કે ઢગલો રૂપિયો હોવા છતાં હું દીકરાને બચાવી શકો નહીં અને પેલા બાવાના પાંચ પૈસાએ એને બચાવી લીધો બોલો થયું તો એવું જ વળીએ તો વિચારવા લાગ્યા હું એ પૈસા બાવાના નથી શેઠાણીના છે ઓહો શેઠાણીના નથી શેઠાણીના ગરીબ બાપના છે એ બાપે કેટલું દુઃખ વેઠીને આ પાંચ પૈસા બચાવ્યા હશે અને કેવા ભાવથી પોતાની દીકરીને આપ્યા હશે નક્કી એ ગરીબ બાપના જ પુણ્ય મારો દીકરો દીકરો બચી ગયો સાધુ બાવાનો પણ આમાં ભાગ ખરો સાધુ કહેતો હતો કે હું તો ગરીબ ગુરબાનો ચાકર છું એ ગરીબ ગુરબાની સેવાનો એ આમાં ભાગ ખરો ગરીબ ગુરબાના આશીર્વાદનો એ આમાં ભાગ ખરો બોલો જાવા અને સુમાત્રા જવાનું માંડી વાળી અને શેઠે તરત જ વહાણ પાછું લેવડાયું ઓ ભાઈ પોતાના જે કંઈ માલ સામાન અને ધન વહાણમાં હતું પૈસા હતા એ બધું એમણે વહાણમાં જ બધાને દઈ દીધું અને ખાલી હાથે વહાણમાંથી ઉતરા સીધા ઘેર જઈને એમણે શેઠાણીને બનેલી બધી માંડીને વાત કરી અને પૂછ્યું મને એક વાત સમજાતી નથી શેઠાણી આ દસ દાડમમાંથી આઠ સારા રહ્યા અને બે કેમ સડી ગયા હે શેઠાણીએ કહ્યું મને સમજાય છે શેઠ મારા બાપે મને પાંચ પૈસા આપ્યા હતા પણ મારી બેદરકારીથી એક પૈસો ક્યાંક રસ્તામાં પડી ગયો એક પૈસા માટે જીવ ક્યાંક રસ્તામાં પડી ગયો એક પૈસા માટે જીવ ક્યાં બાળવો એમ સમજીને મેં એક પૈસો તમારી કમાણીનો લઈને ચાર પૈસા ભેગા રાખ્યો હતો જેથી પૈસા પાંચના પાંચ રહે બોલો આવું કરાતું હશે શેઠના મોંએથી નિશાસો નીકળી ગયો હાય હાય મારો આ પૈસો હાય હાય મારો આ પૈસો શેઠ તો ભાઈ હજી તો પૈસાને જ રોવે છે તો આવી હતી આ બાળ વાર્તા તમને વાર્તા સાંભળવાની મજા પડી ને ચલો આવજો આવતીકાલે હું તમને બીજી સરસ મજાની વાર્તા કહેવાનું છું ભાઈ